ગુનેગારી પાપ પુણ્યની આ ગુનેગારી બે પ્રકારની છે અમને ફૂલો ચઢાવે તે ગુનેગારી અને પથરા પડે તે ગુનેગારી ફૂલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી આ કેવું છે પહેલાં જે ભૂલો કરે તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે તે ભૂલો ભોગવવી જ પડે એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો એમાં કશું જ બોલવાનું નહીં બોલે નહીં તો શું થાય કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઈને નીકળી જાય મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે તેવું છે જ્ઞાની પુરુષની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતા બધું આવડી જાય જે જે નિમિત્ત આવે તે તે ભૂલનો ભોગવટો આપીને જાય આ સુખ મળે છે તે નિમિત્તથી જ સુખ મળે છે ને દુઃખે નિમિત્તથી જ મળે છે જ્ઞાની પુરુષે ગૂંચો પાડેલી નહીં તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે અને તમને બધાને અત્યારે આ અવતારમાં જ્ઞાની પુરુષ મળી ગયા છે માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી નવી ગૂંચો ફરી ના પાડશો તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે